અને પછી કઈ તૈયાર છે भगवत को चिंता की निवृत्ति के लिए ग्रंथ है तब कहा शंका होते हैं जो भगवदीय तो अनन्य भक्त तो है और अनन्य हो के जो मनुष्य मेरी भक्ति करे हैं और नित्य सब तरह से मेरे में ही चित्तवृत्ति राखत है इनको जो पदार्थ उपयोग है सो मिलाई दू हूँ और जो उप उपयुक्त पदार्थ मिलियो हो बाकी मैं रक्षा करो हूँ ऐसे गीता जी में अर्जुन के प्रति श्री कृष्ण ने आज्ञा करी है એટલે આમાં એમ કે છે ભગવદીઓને ચિંતાની નિવૃત્તિ માટે આ ગ્રંથ લખાયેલો છે ત્યારે ભગવદીય તો ભગવાનના અનન્ય ભક્ત હોય છે અને અનન્ય હોય એવા મનુષ્ય મારી ભક્તિ કરે છે અને નિત્ય બધી નિત્ય બધી બાજુથી મારામાં જેની ચિત્તવૃત્તિ હોય છે અને જેમને જે પદાર્થ ભક્તિ માટે જોઈએ છે ઉપયોગમાં આવે છે તે ભગવાન એમને લાવી આપે છે એટલે કે એની સગવડતા કરી આપે છે અને જે પદાર્થ મળે છે તેનું રક્ષણ પણ કરે છે એ આવું શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં અર્જુનને કહ્યું છે ऐसे गीता जी में अर्जुन के प्रति श्री कृष्ण आज्ञा करी है तासु भगवदीन को कैसे चिंता उत्पन्न हो જો આ બધું ભગવાન જ કરતા હોય તો ભગવદીને કેમ ચિંતા થાય છે એવી એક શંકા ઉત્પન્ન કરે છે ऐसी शंका की निवृत्ति के लिए श्री गुसाई जी ने आज्ञा करी है जो आत्मनिवेदन करवे वालों ही ભગવદીય ભજન કો યોગ્ય છે આ શંકાની નિવૃત્તિ માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી છે કે જેમણે આત્મનિવેદન કર્યું છે તે જ ભગવત ભજન કરવાને યોગ્ય છે जिनमें आत्मनिवेदन नहीं कियो है તો ભગવત ભજન કોઈ યોગ્ય નહીં હે જેમને આત્મનિવેદન નથી કર્યું એ લોકો ભગવત ભજનને યોગ્ય નથી આ ઉત્થાનિકા છે ટીકામાં હા આગળ કરું કે પછી અમે તમારે હા એટલે આ ટીકામાં એમ કહે છે કે ભગવતીએ છે એમને ચિંતા કરો ભગવતીની ચિંતા અને નિવૃત્તિ માટેનો આ ગ્રંથ છે હવે જે ભગવાનના અનન્ય ભક્ત હોય છે તો ભગવાન જ તેમને ભક્તિમાં જે પણ પદાર્થની જરૂર હોય છે તે લાવવામાં એમને મદદ કરે છે કે લાવી આપે છે અને જે પદાર્થ ભક્તિમાં ઉપયોગ થાય છે તેનો ભગવાન રક્ષણ કરે છે આવું ભગવાને ગીતાજીમાં કહેલું છે અર્જુનને તો પછી ભગવતીને ચિંતા કેમ ઉત્પન્ન થાય છે એવી શંકા ઉત્પન્ન કરી છે એ શંકાનું નિવારણ માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જે ભગવતીઓએ આત્મનિવેદન કર્યું છે તે જ ભગવત ભજન કરવાને યોગ્ય છે અને જેમણે આત્મનિવેદન નથી કર્યું તે ભગવત ભજન કરવાને યોગ્ય નથી હા મતલબ અહીંયા એ વાત કરી કે જેવી રીતે વ્યાવૃત્ત લોકો જે છે જે લોકો નોકરીમાં કે એવી રીતે કોઈ પણ પ્રવૃત્તિમાં લાગેલા છે પૈસા કમાવા માટે અથવા વસ્તુઓની પાછળ સાંસારિક તો ભગવાન તો એવી આજ્ઞા કરે છે કે જે એમનો અનન્ય ભક્ત હોય એને બધી વસ્તુ ભગવાન અપાવે છે અને જે વસ્તુ એમને પ્રાપ્ત ન થઈ શકે મતલબ પ્રાપ્ત થયેલી હોય એની ભગવાન રક્ષા પણ કરે છે તો ભગવદીએ પછી શું કરવા ચિંતા કરવી જોઈએ એમને કેમ ચિંતા ઊભી થવી જોઈએ એવી શંકાની નિવૃત્તિ માટે ભગવાન આજ્ઞા કરે છે કે જેમણે ભગવદ આત્મનિવેદન કર્યું છે એ જ લોકો ભગવત ભજન કરવા માટે યોગ્ય છે અને જેમણે આત્મનિવેદન નથી કર્યું એ લોકો ભગવત ભજન કરવા માટે યોગ્ય નથી મતલબ કે એમની એટલી સ્ટેબિલિટી નથી એવું કરું આગળ હા કર तामे पुनः शंका हुए है जिनने आत्मनिवेदन कियो है जिनके यालोक तथा परलोक से संबंधित भगवान को जाको अर्पण नहीं कियो है ऐसी કોઈ વસ્તુ નહીં है તેમાં એક શંકા થાય કે જેમને આત્મનિવેદન કર્યું છે તેમની આલોક અને પરલોક સંબંધી બધી જ વસ્તુઓ ભગવાનને અર્પણ નથી કરી એવું કશું છે વસ્તુ છે જ નહીં तब देहादिकन को निर्वाह निवेदित वस्तुंसो करनो किंवा अनिवेदित वस्तुंसो करनो ત્યારે દેહાદિનો નિર્વાહ નિવેદિત વસ્તુથી કરવો કે અનિવેદિત વસ્તુથી કરવો એવો સંશય ઉત્પન્ન થાય છે શંકા ઉત્પન્ન થાય છે यदि कहो कि निवेदित वस्तु सो ही करनो तो ये पक्ष योग्य नहीं है કદાચ આપણે એમ થાય કે નિવેદિત વસ્તુથી જ કરવો તે પક્ષ યોગ્ય નથી क्यों जो भगवान की वस्तु को ग्रहण भगवान की ઈચ્છા વિના હોઈ શકે નહીં ભગવાનની કેમ કે ભગવાનની વસ્તુનું આપણે ગ્રહણ ત્યારે જ કરી શકીએ કે ભગવાનની ઈચ્છા વગર આપણે ગ્રહણ કરી શકીએ નહીં और भगवान की इच्छा जानवी में આવી શકે નહીં અને ભગવાનની ઈચ્છા આપણે જાણી શકતા નથી यथार्थ विचार करो तब तो भगवान की इच्छा હોય तो हूँ सेवक को भगवान की वस्तु को उपयोग करना उचित नहीं है વિચાર યથાર્થ વિચાર કરવાથી તો ભગવાનની જો ઈચ્છા હોય તો તો પણ સેવક ભગવાનની વસ્તુનો ઉપયોગ કરવાનું ઉચિત નથી લાગતું और कदाचित ऐसे कहे जो देहादिक हूँ भगवान की भय है तासो विनको पोषण भगवान की वस्तु सो करवे में दोष नहीं है तो ऐसे હું નહીં કહી શકે હે અને કદાચિત આપણે એમ એમ એમ કહીએ કે દેહાદિક વગેરે ભગવાન ભગવાનના જ બનાવેલા છે તો તેમના પોષણ માટે ભગવાનની વસ્તુનો ઉપયોગ કરવામાં દોષ નથી તો એ પણ એવું પણ આપણે કહી શકીએ નહીં क्यों जो अपने विचार सु अन्य को समर्पित वस्तु को उपयोग करने में स्वतंत्रता रूप दोष आई जाए हैं કેમ જો આપણા વિચારથી બીજાની સમર્પિત વસ્તુનો ઉપયોગ કરવામાં स्वतंत्रता रूप दोष આવી જાય છે और भगवान की इच्छा जानने में आवत नहीं है ये तो कहो ही है અને ભગવાનની ઈચ્છા જાણવામાં આવતી નથી એ તો કહેલું જ છે તાસુ જો વસ્તુ નિવેદિત નહીં ભઈ હે વાહી સો નિર્વાહ કરનો તેથી જે વસ્તુનું નિવેદન નિવેદિત નથી થયું તેનાથી નિર્વાહ કરવો જોઈએ નહીં કરવો કરવો જોઈએ નિર્વાહ કરવો જોઈએ ऐसे को कहे कहाँ कहत है ये पक्ष उचित नहीं है બસ આટલું સમજાવો આમાં એ પહેલા તો એમ કે છે કે જે આત્મનિવેદન જે જેમણે આત્મનિવેદન કર્યું છે તે લોકો માટે આ લોક કે પરલોકમાં સંબંધી કોઈ વસ્તુ એવી નથી કે જે ભગવાનને અર્પણ ન કરેલી હોય તથા દેહાદિકન કોઈ નિર્વાહ નિવેદિત વસ્તુથી કરવો કે નહીં કરવો એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે ત્યારે એમાં એક બે એના બંને પાસો જોવાય છે કે ધારો કે આપણે નિવેદિત વસ્તુઓ કરેલી છે અને એનાથી ભગવાનની એ વસ્તુઓ આપણે ઉપયોગ કરી શકીએ કે નહીં એ એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કારણ કે ભગવાનની ઈચ્છા વગર આપણે નિવેદિત વસ્તુનો ઉપયોગ કરી શકીએ નહીં અને ભગવાનની ઈચ્છા આપણને ખબર પડતી નથી આ એક વસ્તુ એમાં કહેલી છે બીજી વસ્તુ એમ કીધી છે કે યથાર્થ વિચાર કરો તમે ભગવાનની ઈચ્છા હોય તો બીજું કે ભગવાનની વસ્તુનો ઉપયોગ કરવો ઉચિત છે કે નહીં એની વાત થઈ બીજી વસ્તુ કે આ જે મનુષ્યનો દેહ વગેરે બન્યો છે ભગવાનની ભગવાનથી જ બનેલું છે એવું માની લઈએ તેને પોષણ કરવામાં પણ ભગવાનની વસ્તુનો ઉપયોગ કરવામાં કોઈ દોષ નથી એ બીજી વાત કહી તો એસે હું નહીં કહી શકીએ કે હું જો અપને વિચારશું અન્ય કો આ પેરેગ્રાફમાં જ્યારે સમજ નથી પડતી દાદા હા મતલબ અહીંયા એ વાત ને કીધી છે સૌથી પહેલા તો કે જેમણે આત્મનિવેદન કર્યું છે એમને આલોક અને પરલોક સંબંધિત કોઈ ચિંતા હોતી નથી કેમ કે એમણે બધી વસ્તુ પ્રભુને અર્પણ કરી દીધી છે મતલબ બ્રહ્મસન મંત્રમાં આપણે જે બોલીએ છીએ એના સંદર્ભમાં વાત કરી છે તો પછી દેહાદિક નું નિર્વાહ પણ એ નિવેદિત વસ્તુથી કરવું કે અનિવેદિત વસ્તુથી કરવું મતલબ બધું જો પ્રભુને અર્પિત છે તો એ વસ્તુનો ઉપયોગ આપણે કરી શકીએ કે ન કરી શકીએ પછી એમ કે છે એના માટે કે જો એવું કહીએ કે નિવેદિત વસ્તુનો ઉપયોગ કરવો તો એ પક્ષ કેવી રીતે યોગ્ય ગણાય કેમ કે જે વસ્તુ ઠાકોરજીને અર્પણ કરી હોય તો યા તો આપણે એનો ઉપયોગ ન કરી શકીએ જો ઉપયોગ કરીએ તો ઠાકોરજીની પરમિશન લઈને એનો ઉપયોગ કરવો જોઈએ ઠાકોરજીની પરમિશન લેવાય કેવી રીતે ઠાકોરજીની ઈચ્છાને તો આપણે જાણી નથી શકતા તો યથાર્થ વિચાર કરીએ અગર તો ભગવાનની ઈચ્છા હોય તો પણ સેવકથી વસ્તુ ભગવાનની જે વસ્તુ હોય એનો ઉપયોગ કરવો ઉચિત નથી આ પહેલું પક્ષ હવે એમ કહીએ કે જે આપણા શરીર વગેરે છે એ ભગવાનના થયા છે મતલબ કે આપણે દેહ શરીર આત્મા ઇન્દ્રિય બધા સહિત ભગવાનને અર્પણ કર્યું છે તો એમનું પોષણ પણ ભગવાનની વસ્તુ તરીકે કરવામાં દોષ નથી પણ એવું પણ આપણે કરતા નથી આપણે તો શરીરને પોતાનું માનીએ છીએ પરિવારને પોતાનું માનીએ છીએ ઘરને પોતાનું માનીએ છીએ અને પોતાનું માનીને એનો પોષણ કરવું કે એનો ઉપયોગ વગેરે બધું કરીએ છીએ ઠાકોરજીની વસ્તુ માનીને તો એનો ઉપયોગ કરતા નથી કેમ કે એવું વિચાર કરીએ તો અન્યને સમર્પિત વસ્તુનો ઉપયોગ કરવામાં સ્વતંત્રતા રૂપ દોષ આવે કે ભગવાનને અર્પણ કર્યા પછી પણ ઠાકોરજીની પરમિશન લીધા વગર પોતાનો પર્સનલ યુઝ એ વસ્તુનું કરવું એ યોગ્ય ન ગણાય અને ભગવાનની ઈચ્છાને તો આપણે જાણી નથી શકતા એવું તો કીધું જ છે એટલે જે વસ્તુ નિવેદન નથી થઈ એનાથી નિર્વાહ કર્યું એવું કોઈ કહે તો એ પણ ઉચિત નથી કેમ કે અસમર્પિત વસ્તુનો તો ઉપયોગ કરી ન શકાય આવી શંકા અહીંયા કરેલી છે હવે સમજાયું હા કરો આગળ રાજુભાઈ બોલો હા जो जा वस्तु को निवेदन नहीं भयो है सो આપોને ઉપયોગ में લેવો તો સેવકો ધર્મ નહીં है એટલે કે જે વસ્તુનું પ્રભુને નિવેદન નથી થયું તે આપણા ઉપયોગમાં સેવક કે ના લેવો જોઈએ तैसे ही भगवान को निवेदित नहीं भाई ऐसी वस्तु રાખવે કો અપનો ધર્મ નહીં હે તેવી રીતે ભગવાનને જે વસ્તુ નિવેદિત કરવામાં નથી આવી તે વસ્તુ રાખવામાં આપણો ધર્મ નથી ધર્મ ના કહે છે દેહાદી દેહાદી કનકો નિવેદન હવે ગયો હે દેહાદી નો નિવેદન થઈ ગયું છે તાસો તાકે નિર્વાહ કે લીએ અપનો વિચાર કરનો હું યોગ્ય નહીં છે એટલે દેહ આદિનો નિર્વાહ દેહાકીનનું નિવેદન થઈ ગયું છે તેથી નિર્વાહ માટે પોતાનો વિચાર કરવો યોગ્ય નથી तैसे ही देहादीन को निवेदन करवे के समय वाक्य निर्वाह के लिए कितनी वस्तु भगवान को निवेदित नहीं करवे को विचार करना એવું યોગ્ય નહીં છે તેવી જ રીતે દેહ આદિનું નિવેદન કર્યા પછી તે વસ્તુનું કેટલીક વસ્તુ ભગવાનને નિવેદિત નથી કરવામાં નથી નથી કરી એવો વિચાર પણ કરવો યોગ્ય નથી क्यों जो संबंध में તે अपनो અભિમાન છૂટવે કે લીએ નિવેદન હે કેમ કે બધામાંથી આપનું અભિમાન છોડવા માટે નિવેદન છે और देहादि के निर्वाह को विचार करनो सो तो वामे अपनो अभिमान राखे રાખે તબી હોય અને જો દેહાદીનનો નિર્વાહનો વિચાર કર્યો તો તેમાં પોતાનો અભિમાન રાખ્યું તેવું થાય તેથી એટલે હું મારા શરીરને ઉપર મને અભિમાન ન હોય કે મારું શરીર છે કે હું છું તો પછી એનો નિર્વાહ કેવી રીતે સંભવ છે એટલે આપણું ગોલ એ છે કે આપણે પોતાનું શરીરમાંથી પોતાની અહંતાને હટાવી લઈએ પણ જો નિર્વાહ કરવું છે તો અહંતા રાખ્યા વગર તો છૂટકો નથી એમ બરાબર તાસુ અનિર્મિત વસ્તુ શું દેહાદીન કો નિર્વાહ કરનો એ પક્ષો યોગ્ય નહીં છે તેવી જ રીતે અનિવેદિત વસ્તુથી દેહાદીનનો નિર્વાહ કરવો તે પક્ષ પણ યોગ્ય નથી ऐसे जब देहादीन को निर्वाह निवेदित वस्तुंशो अथवा अनिवेदित को वस्तुंशो હોય શકે નહીં તબ देहादीन के निर्वाह को साधन नहीं रहे શું देहादीन के नाश को संभव હોય ऐसे જ્યારે દેહાદીનનો નિર્વાહ નિવેદિત વસ્તુથી અથવા અનિવેદિતના કોઈ પણ વસ્તુથી થઈ શકે નહીં ત્યારે દેહ આદિકનું નિર્વાણનું સાધન નહીં હોવાથી દેહાદીનનું નાશનો સંભવ થાય તપ દેહાદીન કંશો ભજન કરનો સો મન બને નહીં બની શકે નહીં ત્યારે દેહ આદિથી ભજન કરવો બની શકે નહીં ત્યારે તબ ભજન કરવે કે લીએ વાક્ય અધિકાર નિવેદન કી હું વ્યથતા આવી જાય ત્યારે ભજન કરવા માટે તેના અધિકાર રૂપ નિવેદન પણ વ્યર્થ વ્યર્થ થઈ જાય છે तब पुष्टि की मर्यादा रूप यह भक्ति मार्ग ही उच्छिन्न उच्छिन्न हो जाएगो तासु निवेदन करे ते भगवत भजन को अधिकार होय और निवेदन भय पाछे भगवत भजन हो सके नहीं तब दो आईडी सु पास आवे है आडी सु पास पास आवे है ऐसे को कहे तहत हत्या ત્યારે પૃષ્ટિની મર્યાદારૂપ આ ભક્તિ માર્ગ ભક્તિ માર્ગ પણ ઉચ્છિન્ન થઈ જશે તેથી નિવેદન કરે કરવાયેલું ભગવદીય ભજનનો અધિકાર હોય અને નિવેદન કર્યા પછી ભગવત ભજન થઈ શકે નહીં ત્યારે દેવ દેવ દેવ બાજુથી દેવ બે બાજુથી પાક નજીક આવે છે ના ખ્યાલ આવી જાય એટલે કે બે તરફ એટલે આ તો વાત એવી થઈ ગઈ કે ન તો તમે નિવેદિત થી પોતાનું નિર્વાહ કરી શકો ન અનિવેદિત થી કરી શકો એટલે તો તમારું શરીર ખતમ થઈ જાય તમે ભક્તિ ન કરી શકો તો જો આવું થઈ જાય તો તો ભક્તિ માર્ગ જ ઉચ્છન્ન થઈ ગયો એટલે કે હવે તમે કઈ સાધન નથી કરી શકતા તો ભક્તિ માર્ગ જ ખતમ થઈ જશે આવી રીતે તો એટલે એનો રસ્તો શું તો એ વાતની અહીંયા કીધી છે કે ભક્તિ માર્ગનો જ નાશ થઈ જશે જ આ રીતે આપણે વિચારવા લાગીએ તો એટલે આનો ઉપાય શું છે આનું જવાબ શું છે એનું નિરાકરણ હવે અહીંયા કરશે એટલે બધી શંકાઓ અહીંયા ઉભી કરી કે નિવેદન મતલબ નિવેદિત વસ્તુથી આપણે પોતાનો નિર્વાહ ચલાવીએ તો એમાં પણ દોષ આવે છે અનિવેદિત થી પોતાનો નિર્વાહ ચલાવીએ તો એમાં પણ દોષ આવે છે તો હવે કરવું શું એ જ નક્કી ન થાય તો એ કે છે કે જો અનિવેદિત થી કરીએ તો દોષ કહેવાય નિવેદિત થી કરીએ તો પણ દોષ કહેવાય તો પછી આપણું શરીર જ ખતમ થઈ જશે તો ભક્તિ માર્ગની સાધના પણ તમે ન કરી શકો ને સેવા કરી શકો ને ભક્તિ કરી શકો તો તો આવી રીતે તો આ માર્ગ જ ખતમ થઈ જશે એમ એક મિનિટ હા પ્રણામ કલ્પેશ બોલો હાલો હા કલ્પેશભાઈ स्त्री पुत्र गुरु प्राण ये सब भगवान को अर्पण कर दे ऐसी प्रबल प्रबुद्ध योगेश्वर ने निविराज प्रति भगवान संबंधित धर्म के प्रसंग से कहो है સ્ત્રી પુત્ર ગુરુ પ્રાણ એ બધું જ ભગવાનને અર્પણ કરવું એવું પ્રબોધ યોગેશ્વરને નિમિરાજ પ્રતિ ભગવાન નિમિરાજા માટે ભગવાને संबंधित धर्मों प्रसंग में कहूँ है और उन्हीं से में अध्ययन में श्री कृष्ण भगवान ने उद्धव जी प्रति महाद्वीप मुक्त भक्ति योग કહ્યો है અને એમાંથી એમાં અધ્યાયમાં ઓગણીસમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે મહર્ષિ મુનિ ભક્તિ યોગ કહ્યો છે તામે મેરી અમૃત રૂપ કથા મેં શ્રદ્ધા રાખીને यहाँ सु लेके साढ़े चार श्लोक सु આત્મનિવેદન કો ધર્મ કહ્યો હે તેમાં મારી અમૃત રૂપ કથામાં શ્રદ્ધા રાખીને રાખીને રાખી એમાં ત્યાંથી લઈને સાડા ચાર શ્લોક સુધી આત્મનિવેદનનો ધર્મ કહ્યો છે વહા રૂપ નિવેદન કયો હે કહ્યો હે અહીંયા અધિકાર રૂપ નિવેદન કહ્યું છે સાસુ નિવેદન તો આવશ્યક હે दासों जैसे ब्राह्मण क्षत्रिय तथा वैश्य को वैदिक कर्म में अधिकार सिद्ध करवे वारो गायत्री में गायत्री के उपदेश ऐसो यज्ञो पवित्र संस्कार है तैसे श्री भगवत भजन में अधिकार सिद्ध करवे वालों आत्मनिवेदन है वहां अधिकार रूप निवेदन कहू तेम, निवेदन तो आवश्यक है ટાંકુ તેમાં પણ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય નો વૈદિક કર્મના અધિકાર સિદ્ધ કરવાવાળો છે ગાયત્રીના ઉપદેશથી જાણ્યો જાય છે એસો યજ્ઞો પવિત્ર સંસ્કાર છે તેથી ભગવત ભજન કો અધિકાર સ્થિત કરવા માટે આત્મનિવેદન છે તાકો નિવેદન કી સફળતા કે લીએ ભગવત ભજન સિદ્ધ કરવે કો जितनी वस्तु को आवश्यक उपयोग हो तितनी निवेदित वस्तु ही उपयोग में लेनी यदि ऐसा अभिप्राय न हो तो स्त्री को प्राणी ग्रहण किए पीछे वाकु आवश्यक निवेदन करनी चाहिए તેથી નિવેદનની સફળતાના માટે ભગવત ભજન સિદ્ધ કરવા કરવાનો કરવા વાળામાં જેટલી વસ્તુનો આવશ્યક ઉપયોગ હોય છે તેટલી જ નિવેદિત વસ્તુનો ઉપયોગ લેવો ઉપયોગમાં લેવું એવું એવો અભિપ્રાય ન હોય તો સ્ત્રીનો પાણી ગ્રહણ કર્યા પછી વાકું આવશ્યક નિવેદન કરવાનું કરવું જોઈએ तैसे ही पुत्राधिकरण को નિવેદન હું કરનો ચાહીએ તેવી જ રીતે પુત્ર વગેરેનું નિવેદન પણ કરવું જોઈએ સો યદિ ન ભયો તપ વે તપ અપને ઉપયોગ મેં આય થાકે આવી શકે નહીં એ જો ના થયું હોય તો એ બધા પોતાના ઉપયોગમાં આવી શકે નહીં તપ સ્ત્રીકો ગ્રહણ કયો હે તાકી વ્યર્થતા આવી જાય હે ત્યારે સ્ત્રીનું ગ્રહણ કર્યું છે તેની વ્યર્થતા આવી જાય છે तासु जो वस्तु दान में देनी है सो वस्तु अपने उपयोग में आवे नहीं परंतु निवेदित वस्तु को उपयोग करने में बाध नहीं है તેથી જે વસ્તુ દાનમાં આપી છે આપી છે તે વસ્તુ આપણા ઉપયોગમાં આવી શકે નહીં પરંતુ નિવેદિત વસ્તુનો ઉપયોગ કરવામાં વાંધો આવતો નથી જો નિવેદિત વસ્તુ કે ઉપયોગ में बाद હોય હોતો હોય તો भगवान को निवेदित किए गए अन्नाधिकन को महाप्रसाद मानी के पूजन करवे को सर्वत्र लिखो है तो न हो सके જે જે નિવેદિત વસ્તુનો ઉપયોગ નો ભાગ આવતો હોય તો ભગવાનનું નિવેદન કરી કરી ગયેલી કર્યા પછી અન્નના ભોજન કરવાનું સર્વત્ર લખ્યું છે તે ન હોઈ શકે અને ભગવાન કો નિવેદિત કિએ સિવાય વસ્તુ લેવે કો સર્વત્ર નિષેધ હે અને ભગવાનને નિવેદિત કર્યા વગરની વસ્તુ લેવાનું બધે જ નિષેધ છે તાકો જો વસ્તુ ભગવાન કો નિવેદિત થઈ હે તાકો ભગવત ભોગ કે લીએ વિનિયોગ ભય ભી છે એ ભગવત ભગવાનને ને દિયો ભયો મહાપ્રસાદ હૈ તેથી જે વસ્તુ ભગવાનને નિવેદિત નિવેદિત થઈ છે તેનો ભગવત ભોગ થયા પછી વિનિયોગ થયા પછી એ ભગવાનને આપી દીધેલા મહાપ્રસાદ છે એસી સમજ કે આપણે ઉપયોગ કરનો સો યુક્ત હૈ આવું સમજ પોતા આવું સમજીને પોતે ઉપયોગ કરવો તે યોગ્ય છે ક્યો જો યામે દાસ ધર્મ સિદ્ધ રહે છે કેમ કે એમાં દાસ ધર્મ સિદ્ધ રહે છે તાસુની ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ શું કહ્યો હે અપનો ઉચિત લેવે આપકો ઉચિત લેવે વાળે હમ દાસનને આપકી માયા જીતી હે તેથી જ ઉદ્ધવજીને શ્રી કૃષ્ણથી કૃષ્ણને કહ્યું છે કે પોતાની ઉચિત આપની ઉચિત લેવાવાળા અમે દાસના દાસોને આપની માયા આપણી માયા જીતી છે इत्यादि वाक्य કરી કે ભગવાન को प्रसाद आत्मा को शुद्ध करने वालों है ये सिद्ध होतो है આ વગેરે વાક્યોથી ભગવાનનો પ્રસાદ આત્માનું શુદ્ધિ કરવા વાળો છે એ સિદ્ધ થાય છે હા મતલબ આની અંદર એ વાત ને કીધી કે જે બેન ક્વેશ્ચન ઊભું કર્યું કે નિવેદિત વસ્તુથી પોતાનું નિર્વાહ કરાય કે ન કરાય અને અનિવેદિત વસ્તુથી નિર્વાહ કરીએ તો એ પણ દોષ છે એટલે બંને બાજુથી પ્રોબ્લેમ છે ન નિવેદિત વસ્તુનો ઉપયોગ કરી શકાય ન અનિવેદિત ને નો ઉપયોગ કરી શકાય તો ભક્તિ માર્ગનો ઉચ્છેદ થઈ જશે એ જાતનું જે ક્વેશ્ચન ઊભું કર્યું તેના ઉત્તરમાં અહીંયા ગોસાઈ જે આજ્ઞા કરી રહ્યા છે કે જે નિવેદિત જે વસ્તુ છે જે સિદ્ધાંત રસી ગ્રંથમાં આપણે એને જોઈ ચૂક્યા છીએ જે વસ્તુનું આપણે નિવેદન કર્યું છે એનું ઠાકોરજી ઉપયોગ કરી લે એના પછી એનો ઉપયોગ આપણે કરી શકીએ જે રીતે આની અંદર સ્ત્રી પુત્ર વગેરેનું એક્ઝામ્પલ આપ્યું તો એવી રીતે જે વસ્તુનું નિવેદન આપણે ઠાકોરજીને કર્યું છે એ નિવેદિત વસ્તુના ઉપભોગમાં બાદ નથી અને એ ને મહાપ્રસાદ તરીકે ગ્રહણ કરવાની પણ સર્વત્ર જગ્યાએ કીધેલું છે મતલબ વાર્તા ચોરાસી વૈષ્ણવની વાર્તાઓથી લઈને બધી જગ્યાએ મતલબ એ સદાચાર પ્રસિદ્ધ છે કે જૂના લોકો એ રીતે મહાપ્રસાદ ને બહુ શ્રેષ્ઠ માનતા આવ્યા છે તો જે લોકોએ નિવેદિત વસ્તુથી પોતાનો વ્યવહાર ન ચલાવ્યો હોત તો આ રીતે મહાપ્રસાદની ઉત્તમતાનું વર્ણન ત્યાં ન કરેલું હોત તો એ વાતની આ કીધી છે કે જે વસ્તુનું નિવેદન થયું છે એનો ઉપયોગ આપણે ઠાકોરજી પાછળ મહાપ્રસાદ તરીકે કરી શકીએ છીએ એટલે એને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ઉદ્ધવજીને ભગવાને એવી આજ્ઞા કરી કે ભગવાનનું ઉચ્છિષ્ટ લેવાવાળા જેમના દાસ છે એ ભગવાનની માયાને જીતે છે મતલબ કે સંસાર સાગરને તરી જાય છે તો આવા વાક્યોથી ભગવાનના પ્રસાદ જે છે આત્માની શુદ્ધિ કરવા વાળું છે અહીંયા સિદ્ધ કર્યું છે એનો મતલબ ઓવરઓલ એ કે નિવેદિત વસ્તુનું સમર્પણ મતલબ નિવેદિત વસ્તુ જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ હેલો હા હા બોલો स्त्री को पाणी ग्रहण के पीछे वाको अवश्य निवेदित करनी चाहिए એટલે અલગથી ગ્રંથ બને એટલે એ તો મેં પહેલા જ કીધું હતું કે શરણ દીક્ષા જ્યાં સુધી એ પરિપક્વ ન હોય બચ્ચાઓ આપણા ઘરના કે શીખા શીખતો વ્યક્તિ નવો આવેલો વ્યક્તિ ત્યાં સુધી શરણ દીક્ષા સાથે એનું કામ ચાલી જાય કે આપણે મતલબ માતા પિતાની સાથે કે પતિ પરિવારની સાથે કરતા જાય તો ચાલી જાય પણ જ્યારે એ વ્યક્તિ પરિપક્વ થઈ જાય મોટો થઈ જાય એના પછી એ સ્વતંત્ર દીક્ષા લઈને ભક્તિ માર્ગમાં આગળ વધે એ જરૂરી છે મતલબ કે જે રીતે ઠાકોરજી મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભગવાન જ્યાં સુધી કોઈ વ્યક્તિ મતલબ શરણ દીક્ષા વાળો વ્યક્તિ માતા પિતાના અંદરમાં કે પરિવારના અંડરમાં રહીને સેવા કરતા હોય ત્યાં સુધી ભગવાને પોતાના સેવકના સંબંધથી એ વ્યક્તિને ઓળખે છે કે આ મારા સેવકનો પુત્ર છે મારા સેવકની પત્ની છે મારા સેવકનો ભાઈ છે એ જાતની એની આઈડેન્ટિફિકેશન ભગવાન કરે છે પણ દીક્ષા લીધા પછી ઠાકુરજીને પોતાના સેવક તરીકે આઈડેન્ટિફાઈ કરે છે એટલે દીક્ષા લીધા વગર આપણે એમ વિચારીએ કે શરણ દીક્ષામાં જ આપણું આખું જીવન નીકળી શકે એવું નથી સેવા કરી શકીએ છીએ પોતાના માતા પિતાના અંડરમાં રહીને એની ગાઈડન્સની અંદર પણ જીવનભર એવી રીતે ન ચાલે જે સમય આપણને એવું લાગે કે આપણે આ માર્ગને સારી રીતે સમજીએ છીએ અને આ માર્ગમાં આગળ વધવા માટે આપણે રિસ્પોન્સિબિલિટી લઈ શકીએ છીએ એ દિવસે આપણે બ્રહ્મસબંધ દીક્ષા લઈ લેવી જોઈએ અને સંપ્રદાયમાં પોતાની એક આઈડેન્ટિફિકેશન બનાવીએ તો ઠાકોરજી આપણને પણ પોતાના સેવક તરીકે આઈડેન્ટિફાઈ કરે આત્મનિવેદન એટલે બ્રહ્મ સમજવાનો હા આત્મનિવેદન એટલે પણ એ કેસની અંદર કઈ ઠાકોરજી દરેક વખતે અલગ બદલાવાની જરૂર નથી ને એવું નહીં એ તો આપણા ઘરમાં જે બિરાજતા હોય એમની પણ બીજા ગામમાં રહેવા જઈએ કે એવું ફેમિલી ડિવાઈડ થઈ જાય માતા પિતા અલગ રહેતા હોય છોકરાઓ પરિવાર સાથે અલગ રહેતા હોય એવા કેસમાં પધરાવી લેવા જોઈએ સાથે રહેતા હોય ત્યાં સુધી એવું નથી એવું જરૂર નથી બરાબર રાજા હા બોલો આમાં એવું કહે છે કે પાણી ગ્રહણ કિએ પાછે પીછે વાકુ અવશ્ય નિવેદિત કરવી ચાહીએ તો એવું કહી રહ્યા છે ને કે સ્ત્રી જ્યારે ઘરમાં આવે છે ત્યારે આપણે એને જે બ્રહ્મસંબંધ એટલે ગદ્ય મંત્રમાં જે એને બોલીએ છીએ ત્યારે આપણે એનું નિવેદન આપણા આ ગદ્ય મંત્રમાં આવી જ જાય છે અને પછી એટલે આપણું એનું સમર્પણ થઈ જાય છે પછી એને આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે કે આપણે એને એની સાથે રહીએ છીએ એમ તો અહીંયા એ સેન્સમાં કહી રહ્યા છે કે આપે હમણાં જે રીતે કહ્યું એ રીતનો અહીંયા એનો મિનિંગ સમજવાનો છે એટલે એ એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે આપણા ઘરમાં જેવી રીતે કોઈ છોકરી લગ્ન કરીને આવે હવે એનો ઉપયોગ તમે પોતાના પર્સનલ મતલબ મારી વાઈફ છે એ રીતે તમે એનો ઉપયોગ કરો છો એ સ્ત્રીનો કે લેડીનો કે આપણા ઘરમાં આવતા કોઈ પણ નવા સભ્યનો એ સમર્પિત છે કહેવાનો મતલબ કે જે વસ્તુ કે વ્યક્તિનો સંગ ઠાકોરજીની સાથે નથી થતો એ વસ્તુનો ઉપયોગ કરવો આપણા માટે યોગ્ય નથી કેમ કે જ્યાં સુધી જે વસ્તુની સાથે ઠાકોરજીનો સંસર્ગ નથી એ વસ્તુથી આપણને ખતરો છે મતલબ કે બહારી દોષો આપણી અંદર એન્ટર કરી શકે છે તો એટલે જે વ્યક્તિનો સંબંધ પ્રભુની સાથે થાય ઠાકોરજીને એ વ્યક્તિ સમર્પિત થાય કે પ્રભુ સાથે જોડાય પછી એ વ્યક્તિનો આપણે ઉપયોગ કરીએ કે વ્યક્તિની સાથે રહીએ કે એનો સંગ કરીએ તો એની અંદર સમસ્યા નથી જે રીતે હરિરાયજી શિક્ષાપત્રમાં એની આજ્ઞા કરી રહ્યા છે કે વૈષ્ણવનો સંગ જે છે કે પ્રભુથી જોડાયેલા ન હોય એવા વ્યક્તિઓનો સંગ વૈષ્ણવ માટે વર્જિત છે એનું રીઝન એ છે કે એ જાતની લૌકિક દોષો લૌકિક વિચારો કે એ જાતની લૌકિક વૃત્તિઓ આપણી અંદર એવા વ્યક્તિના સંગ કરવાથી એન્ટર થાય છે ને આપણું લક્ષ્ય છે એ કૃષ્ણની પ્રાપ્તિ કરવી કૃષ્ણમાં પોતાના ચિત્તને લગાડવું છે જેની અંદર આ બધું વધુ આપણને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે એટલે વધી વધીને આપણે એવા લોકોનો સંગ કરવો જે પ્રભુથી જોડાયેલા છે એવી વસ્તુનો ઉપયોગ કરવો કે જે ઠાકોરજી સાથે જોડાયેલી છે એટલા માટે આપણે ત્યાં સમર્પણનો આગ્રહ છે બાકી એટલી મતલબ ઠાકોરજીને બધી વસ્તુઓની જરૂરત નથી આપણા માટે જરૂરી છે કે પ્રભુના સંગ રહી તેવી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની સાથે આપણે ન રહીએ તે આપણા માટે સારું છે એ અર્થ અહીંયા લેવાનું છે એટલે લગ્ન થાય પછી આપણી પત્ની કે આપણા પરિવારના લોકો જો પ્રભુ સાથે નથી જોડાયેલા તો એ જાતનું લૌકિક વાતાવરણ આપણા માટે ખતરો છે કે એની અંદર આપણું મન લાગે ઠાકોરજીથી આપણું મન દૂર થઈ જાય એ સારી વાત નથી આપણા માટે કેમ કે આપણું લક્ષ્ય છે કૃષ્ણની અંદર પોતાના ચિત્તને પ્રવણ કરવું એટલે અહીંયા એવી આજ્ઞા કરી છે કે જે પણ સ્ત્રી મતલબ લગ્ન કરીને આપણા ઘરમાં આવે કે એવી કોઈ પણ વ્યક્તિ આપણા ઘરમાં આવે કે જેનું પણ આપણે સંગ કરતા હોઈએ એ વૈષ્ણવ હોય પ્રભુથી જોડાયેલા હોય તો એનો સંગ આપણા માટે સારું છે યોગ્ય છે બાકી એવા લોકોનો સંગ કરવાથી આપણી અંદર એ જાતની લૌકિક વૃત્તિઓ આવી શકે છે પણ આની અંદર એ ક્રાઇટેરિયા તો ચોક્કસ છે જ કે સામેવાળા વ્યક્તિને આની અંદર ઇન્ટરેસ્ટ છે કે નથી જો આમાં મન નથી લાગતું ઠાકોરજીની અંદર મન નથી લાગતું સંપ્રદાયમાં એની નિષ્ઠા નથી તો જબરદસ્તી આ જાતનું પ્રવૃત્તિ કરાવવી કે એને જબરદસ્તી દીક્ષા અપાવવી એ પણ દોષ છે મહાપ્રભુજીની દીક્ષાનું અપમાન છે પણ પ્રાયોરિટી આપણા માટે હોવી જોઈએ કે આપણા ઘરમાં આવતા દરેક સભ્ય કે આપણે જેમની સાથે દિવસ રાત રહેતા હોઈએ એવા લોકો જો પ્રભુથી જોડાયેલા હોય તો એમની સાથે રહેવામાં આપણને સારું પડે એમ હા એટલે એ તો સારું જ છે પરંતુ જો એ કદાચ એનું મન નથી અને આપણા ઘરમાં રહી રહી છે તો પણ આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આપણે એનો દોષ નથી લાગતો કેમ કે આપણે એને ગદ્ય મંત્ર બોલીએ છીએ ત્યારે આપણે એનું નિવેદન કરી જ ચુક્યા છીએ એમ તો એ મિનિંગ લઈ શકીએ દોષ એ અર્થમાં નથી લાગતો દોષનો મતલબ અહીંયા એ છે કે એવી વ્યક્તિ કે જે ભગવાનથી બહિર્મુખ છે અથવા ઠાકોરજી સાથે જેનો સંસર્ગ નથી થયેલો એ વ્યક્તિના લૌકિક દોષો એના થ્રુ આપણી અંદર આવશે એનાથી આપણે બચી નહીં શકીએ કેમ કે જે વ્યક્તિ ભગવદીય છે પ્રભુથી જોડાયેલો છે એના વિચારો એનું વર્તન એની લાઈફસ્ટાઈલ અલગ છે જે ઠાકોરજીથી દૂર છે એવા વ્યક્તિની લાઈફસ્ટાઈલ અલગ છે એની સાથે રહેવાથી આપણી અંદર એ બધા દોષો એન્ટર કરવાના જ છે એ જ દોષ નો અહીંયા અર્થ છે બાકી બીજું કોઈ એનો અર્થ નથી અહીંયા દોષ મતલબ કે નરકમાં નહીં પડીએ કે પાપ નહીં લાગે એવું આનું તાત્પર્ય નથી બીજું કઈ પૂછવું છે કોઈને આમાં ના અન્યમાંથી નહીં પૂછવું હા તો કરો આગળ આગળ શ્લોક શ્લોક નહીં હજી એક ઉત્થાનિકા એ પેરેગ્રાફ બાકી છે ને થોડો સાસુ યા વિષય की चिंता तो હોય નહીં સાસુ આ વિષય की चिंता तो હોય નહીં તેથી આ વિષયની ચિંતા તો હોય नहीं परंतु निवेदित अर्थ को प्रभु में विनियोग હોય जाए ता पीछे अगाड़ी भगवत सेवा में विनियोग करवे के लिए वस्तु संपादन करवे को यत्न करनो किंवा नहीं करनो એટલે નિવેદિત નિવેદિત અર્થને નિવેદિત અર્થને પ્રભુમાં વિનિયોગ થાય પછી આગળ ભગવત સેવામાં વિનિયોગ કરીને વસ્તુ સંપાદન કરવા કરવાથી કરવો કે ન કરવો किंवा नहीं करना એસી ચિંતા ભગવદીન કો હોય એવી ચિંતા ભગવદન હોય છે क्यों जो भगवान के विनियोग में उपयुक्त वस्तु को संपादन करवे को प्रयत्न करे तब भगवान ने सुचित निक्ष के वह वस्तु में चलो जाए और भगवान ना विनियोग में उपयुक्त वस्तु नु संपादन કરીને પ્રયત્ન કરે ત્યારે ભગવાનમાંથી ચિત્ત નીકળીને આ વસ્તુનો ચલ્યો આ વસ્તુમાં બીજી વસ્તુમાં જતું રહે ऐसे ही सब इंद्रियों को व्यापार वाही के अनुकूल હોય तब बहिर्मुक्ता होइवे को संभव है એટલે બધી જ ઇન્દ્રિયોનો વ્યાપાર વાહીને અનુકૂળ હોય ત્યારે બહિર્મુક્તા થઈ જાય એવો સંભવ છે और जितनो वामे યત્ન કરે ઇતનો સેવા में પ્રતિબંધ હોય એટલે જેટલો એમાં પ્રયત્ન કરે એટલો સેવામાં પ્રતિબંધ થાય ऐसे ही धर्म अर्थ और काम ये त्रिवर्ग के लिए भक्त यदि श्रम करे तो भगवान वाकु निष्फल करत है તેવી રીતે ધર્મ અર્થ અને કામ એ ત્રણ ત્રણ વર્ગનો ભક્ત યદિ એટલે એટલે શ્રમથી કરે તો ભગવાન વાકુ ભગવાન નિષ્ફળ કરે છે ધાતુ ભગવતકૃત પ્રતિબંધ સામે હોય તેથી ભગવતકૃત પ્રતિબંધ થાય છે और जो यत्न न करे तो भगवान को विनियोग करवे को कुछ હોય નહીં તબ દુઃખ હોય એટલે જ્યારે પ્રયત્ન ન કરે તો ભગવાનનો વિનિયોગ કરવાથી કશું થાય નહીં તેવું દુઃખ થાય ऐसे भगवदियन को चिंता હોય એવી ભગવદીને ચિંતા થાય છે તાકી નિવૃત્તિ કે लिए ઉદ્દેશ કરે છે તેથી નિવૃત્તિ માટે ઉદ્દેશ કરે છે હા મતલબ અહીંયા એ વાત મેં કીધી કે નિવેદિત અર્થનું પ્રભુમાં વિનિયોગ થઈ જાય એના પછી આગળ પણ ભગવત સેવામાં વિનિયોગ કરવા માટે વસ્તુ તો મતલબ પૈસા તો જોઈએ વસ્તુનું સંપાદન કરવા માટે પ્રયત્ન તો આપણને કરવું જોઈએ કે ન કરવું જોઈએ એવી ચિંતા ભગવદીને થાય કે કરીએ કે ન કરીએ કેમ કે જો ભગવાનના વિનિયોગ ઉપયુક્ત વસ્તુઓનું સંપાદન કરવાનો પ્રયત્ન કરે તો ભગવાનથી દૂર જવું પડે મતલબ નોકરી ધંધા કરવા માટે ઘરથી બહાર નીકળવું પડે સેવા છૂટે ઠાકોરજીનું નામ છૂટે તો ને એમાં એક જાણતે છે કે એ બધી વસ્તુ કે સંસાર કે પૈસામાં આપણું મન ચાલ્યું જાય એવી જ રીતે બધી ઇન્દ્રિયો આ એ વસ્તુની અંદર લાગી જાય તો ઠાકોરજીથી બહિર્મુખ થવા માટે સંભવ છે તો એનું પ્રયત્ન એને કરવું જોઈએ કે ન કરવું જોઈએ જેટલું પ્રયત્ન કરે મતલબ નોકરી ધંધા માટે જેટલો ઘરની બહાર જાય એટલું સેવાની અંદર પ્રતિબંધ આવે એવી રીતે ધર્મ અર્થ અને કામ આ ત્રિવર્ગ માટે ભક્ત અગર પરિશ્રમ કરે તો ઠાકોરજી એને નિષ્ફળ કરે છે એવું ભક્તોના ચરિત્રમાં સાંભળ્યું છે જેવી રીતે ભગવાન આગે કરે છે ને કે જે મારો ભક્ત હોય એના બધા ધનને હું હરી લઉં છું એની સંપત્તિ હરી લઉં છું કે જેનાથી એનું મન મારાથી દૂર ન જાય તો ઠાકોરજી આવું કરે છે એટલે ભગવત પ્રતિબંધ પણ એ પ્રવૃત્તિમાં થાય જો આપણે ઠાકોરજીને છોડીને વ્યાવૃત્તિ કરવા માટે જઈએ તો પછી એને ઠાકોરજીની સેવા માટે જ ઉપયોગી એવા પદાર્થો ભેગા કરવા માટે નોકરી ધંધો વ્યાપાર વ્યાવૃત્તિ પ્રયત્ન કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ જાતની શંકા થાય છે તો એવી ભગવદીયની ચિંતાની નિવૃત્તિ માટે આગળ ઉપદેશ આપે છે ઓવરઓલ મતલબ ચિંતાઓ અહીંયા એ રીતે ઊભી થઈ સૌથી પહેલા એવી ચિંતા અહીંયા થઈ કે આપણે પોતાનું નિર્વાહ આત્મનિવેદન કરવા વાળા વ્યક્તિએ પરલોક આલોક બધું પ્રભુને સમર્પણ કર્યું છે તો પછી ઠાકોરજીને અર્પણ ન કરી હોય એવી તો કોઈ વસ્તુ બચી નથી જતી મતલબ આપણું શરીર ઇન્દ્રિય આત્મા પ્રાણ અંતકરણ સહિત બધું જ ઠાકોરજીને આપણે ધરી દીધું છે હવે નિવેદિત વસ્તુથી તમે પોતાનો નિર્વાહ ચલાવો તો નિવેદિત વસ્તુ જેનું અર્પણ ઠાકોરજીને કર્યું છે તો માલિકી ઠાકોરજીની થઈ હવે એનો ઉપયોગ જો આપણને કરવો હોય તો પ્રભુની આજ્ઞા લઈને કરવું જોઈએ પણ ઠાકોરજીની ઈચ્છાને તો આપણે જાણી નથી શકતા ઠાકોરજીની ઈચ્છા જાણ્યા વગર પોતા માટે આપણે પ્રભુને અર્પિત કરેલી વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આવી શંકા થઈ એના પછી બીજું એવું કે જો નિવેદિત વસ્તુથી ન કરીએ તો અનિવેદિત વસ્તુથી કરવું પણ એ પણ સિદ્ધાંત રસ્યમાં જે ના પાડી કે અનિવેદિત વસ્તુથી તો આપણે પોતાનો વ્યવહાર ચલાવી ના શકીએ તો આમાં કેવી રીતે સમજવું તો ગોસાઈજીએ આની અંદર એ રીતે ઉત્તર આપ્યું કે સ્ત્રી પુત્ર ઘર પરિવાર પ્રાણ આપણે જે કંઈ પણ પ્રભુને સમર્પિત કર્યું છે એ બધી જ વસ્તુ નિવેદિત છે ઠાકુરજી એનો ઉપયોગ કરી લે એના પછી પ્રસાદ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ મતલબ જે પણ વસ્તુનો ઉપયોગ પ્રભુ કરી લે એના પછી મહાપ્રસાદ થયા આપણે વસ્તુનો ઉપયોગ કરીએ તો એમાં દોષ નથી એનો મતલબ કે નિવેદિત વસ્તુથી જ આપણે પોતાના વ્યવહારને ચલાવવું જોઈએ એટલે આ વિષયમાં હવે ચિંતા ન થાય બીજી વાત અહીંયા એ ક્વેશ્ચન કર્યું કે જે નિવેદિત વસ્તુ ઠાકુરજીને ઉપયોગમાં આવે એના પછી આગળ પણ ભગવત સેવા માટે પદાર્થોની આવશ્યકતા છે મતલબ પૈસા પણ જોઈએ વસ્તુ પણ જોઈએ ઠાકોરજીને ભોગ ધરવા માટે પણ કંઈક જોઈએ તો એના માટે આપણે વ્યાવૃત્તિ નોકરી ધંધો કરવા માટે ઘરથી બહાર જવું પડે ઘરથી બહાર તમે જાઓ તો ઠાકોરજીની સેવા છૂટે ઠાકોરજીનું નામ છૂટે ઠાકોરજીથી બહિર્મુખ થઈએ જે વિષયોમાં આપણે લાગ્યા હોઈએ નોકરી ધંધામાં લાગીએ ત્યાં આપણું મન એ વસ્તુમાં કે પૈસામાં કે સંસારની વસ્તુઓની અંદર આપણું મન લાગી જાય તો આ બધી જ મતલબ દોષો એની સાથે એન્ટર કરે છે જ્યારે આપણે પોતાનું ઘર છોડીને ઠાકોરજીને છોડીને નોકરી ધંધો કરવા માટે જઈએ છીએ જે રીતે બેનીદાસ માધવદાસ ના પ્રસંગમાં આવે છે કે જયારે એમને માલા ઠાકોરજી ને વિનિયોગ થાય એવી એમને ઈચ્છા થઈ તો એ પૈસા કમાવા માટે ઘર થી બારે ગયા પૈસા કમાવા માટે કે માલા લાવીને ઠાકોરજીને ધરાવી શકે તો ઠાકોરજીને ના ગમ્યું કે ભાઈ મારી પાસે માલાઓની કમી છે મને છોડીને તું કેમ ગયો તો આ પ્રસંગો પણ આપણે જૂના પ્રસિદ્ધ છે એ જ રીતે અહીંયા જે રીતે ભગવાન ભાગવત ગીતા વગેરેની અંદર આજ્ઞા કરી રહ્યા છે કે જે ભક્ત પ્રભુને પ્રિય હોય એ ભક્તની સંપત્તિ ઠાકોરજી હરી લે છે કે જેનાથી એ ભક્તનું મન ઠાકોરજીમાંથી હટીને સંપત્તિ કે દ્રવ્યની અંદર ન લાગી જાય તો ત્યાં ભગવતકૃત પ્રતિબંધ કે ઠાકોરજી જ આપણા એ કાર્યની અંદર પ્રતિબંધ કરે એવું પણ પોસિબલ છે તો એ ભગવતકૃત પ્રતિબંધનું પણ ડર આની અંદર રહે છે એટલે હવે એ પ્રભુની સેવા માટે ઉપયોગી વસ્તુઓનું સંપાદન આપણે કરવું કે ન કરવું વ્યાવૃત્તિ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ જાતની શંકા અહીંયા ઊભી કરી છે કે એવી ભક્તને ચિંતા થાય તો એનું નિવારણ હવે મહાપ્રભુજી આગળના શ્લોકમાં કરી રહ્યા છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદતાત્મભી કદાપિતિ ભગવાન આપણે પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિક જગતે તો એ શ્લોક દ્વારા આ જેટલી પણ શંકાઓ અહીંયા ઉત્થાનિકામાં ગુસાઈ જે ટીકામાં રેઝ કરી છે એનો ઉત્તર મહાપ્રભુજી હવે આ નવરત્ન ગ્રંથની અંદર આપશે ઠીક છે હવે આગળનો શ્લોક ને આજે આપણે લઈ નહીં શકીએ પાંચેક મિનિટનો સમય છે પછી આગળ વાર્તાજી નો ક્લાસ છે તો આજે અહીંયા રાખીએ આ ઉત્થાનિકાની અંદર કોઈને કંઈ ન સમજાયું હોય તો કાલે પૂછજો ને નહીં તો પછી આગળ જે પહેલું શ્લોક છે નવરત્નનો એનાથી કાલે સ્ટાર્ટ કરશે ઠીક છે